એ આવો આવો મારા નાનકુડા એવા બાલ દોસ્તો મારા નાના નાના ટાબરિયાઓ આવો આવો સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે લાવરી અને ઘુવડ એક હતું જંગલ આ જંગલમાં એક નદી ખળખળ ખળખળ કરતી વહેતી હતી અને નદીના કિનારે એક ઘટાદાર વડલાનું ઝાડ હતું આ વડલાના ઝાડની ઉપર એક ઘુવડ અને એક લાવરી રે ઝાડની નીચે ગામના બધાય છોકરાઓ રમવા આવે હો ઘુવડ એમને વઢે જતારો જતારો અહીંથી અહીંથી જતારો છોકરાઓને તો આ કેવી રીતે ગમે હે ભાઈ કોઈ એમને રમવા ન દે તો છોકરાઓને ગમે જ નહીં એટલે છોકરાઓ એના પર કાંકરા અને પથરા ફેંકે ઘુવડ ઉપર એટલે ગુવડ તો ત્રાસી ગયું અને પોતાનો માળો છોડવા તૈયાર થયું એટલે લાવરી કે લાવરી હતી ને બીજું પંખી લાવરી કે અરે તમે માળો છોડીને બીજે જતા રહેશો તો આ છોકરાઓ તો ત્યાંય આવું કરશે તમે માળો બદલો છો એના કરતા તમારી બોલી બદલો ને આ તમે આવું બોલો છો એ છોકરાને ગમતું નહીં હોય થોડુંક મીઠું બોલો છોકરાઓ તમને નહીં મારે અરે આ નાનકુડા એવા છોકરાઓ તો ખૂબ વહાલા વહાલા હોય છે આ જુઓ નિયતિ બેન જેવા વાલા ઘોડના મનમાં આ વાત પસંદ આવ્યો અને એ સાંજે એણે લાવરીના કીધા પ્રમાણે કર્યું કોઈને ખીજાણો નહીં અને ખરેખર છોકરાઓએ એને એક કાંકરીએ ના મારી ઓ ભાઈ અને પોતે સાથે જે નાસ્તો લાવ્યા હતા ને એ નાસ્તામાંથી ગુવળને લાવરીને ખાવાનું આપ્યું અને પછી તો ભાઈ બધા આનંદથી રહેવા લાગ્યા હો તો ભાઈ આવી હતી આ લાવરી અને ઘુવડની વાર્તા તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ઓ ભાઈ આવજો